સત્રબદ્ધ થઈશું ગ્રંથસ્થ થઈશું તો વાંચતામાં તમને લાગ્યું કે આ બધા પુસ્તકો જે આપણું મહાત્માઓ છે એને સુલભને કારણ કે લગભગ જો બધા લખાશે તો પચાસેક એવા પુસ્તકો આખો એક ઢગલો થયો છે એ બધા બધા ક્યારે વાંચી શકશે વાંચવું હોય તો એને લબ્ધ પણ થાય કે નહીં પ્રાપ્ત પણ થાય કે નહીં એ પણ બધી મુશ્કેલી છે તે વખતે મને અંદરથી હું થયા કરતો હતો અને પ્રેરણા પણ ખ્યાલ છે કે આ બધું જે સાહિત્ય છે તે જો શબ્દબદ્ધ થાય એને એનું પ્રકાશન થાય તો જેટલા મહાત્માઓ છે તેના અર્થમાં એ વાણી પહોંચી શકે હવે અક્ષર અક્ષર તો ના લખી શકાય પણ જે કંઈ આઠ નવ વર્ષથી શરૂ થયું છે એની એવી કંઈક હમણાં તો ઈચ્છા છે કે તારીખ વાર આવે બધું તારીખ અને સ્થળ અમુક તારીખ વડોદરા હોય કે મુંબઈ હોય કે ઔરંગાબાદ હોય તારીખ અને સ્થળ ને તે દિવસે એમના મુખમાંથી કયા નાન વાક્યો નાન વચનો નીકળ્યા અને જે જીવનમાં દેવાદારીઓ છે દીવાઓ છે અંધકારની અંદર એક એક દીવો છે તે વાક્યમાં એ બધા દીવાઓની હારમાળા બોધીમાં પાંચમા વર્ષમાં બોધી જાય છે ત્યારે એમાં આવે અત્યાર સુધી બોધીની અંદર જાત જાતની વાતો આવે એમાં દુનિયાની અંદર જે તત્વજ્ઞાન છે જગતના મહાન વિચારકો છે ફિલોસોફરો છે એમ કહેવાય કે જાપાનના ગાંધી અમેરિકાના ગાંધી ઇટાલીના ગાંધી સિલોનના ગાંધી ત્યાં ગાંધી તરીકે જે મહાન વિભૂતિઓ છે એ બધાને અત્યાર સુધી બોલીનો બધો આવી ગયો છે તો હવે એવી ઈચ્છા છે કે આખું જે બોધી છે તે સચ્ચિદાનંદ સંઘનું મુખપત્ર બને એની અંદર દાદાની વાણી સિવાય કશું આવે જ નહીં અને એ વાણી કદાચ આવે તો કંઈક એવો લેખ લખી શકાય જે બીજા જે ચિંતકો છે બીજા તત્વવેતાઓ છે બીજા સંતો છે એમનું પોતાનું જે જ્ઞાન કથન છે એની અંદર ક્યાં ક્યાં મળતું છે ઉપનિષદમાં દાદા કે છે કે તેને ઉપનિષદે કઈ કહ્યું છે એના સંબંધી ગીતાએ કઈ કહ્યું છે આ બધી મનોમંથન માણસ ચાલે છે તો આજે આપણી પાસે જે મનોમંથનો મૂકું છું ચાર વર્ષથી હું બધું ચલાવું છું એમાં ભારે ખોટી ચાલે છે કારણ કે હું તો કોને કહેતો જ નથી કે તું લવા એ સ્વભાવમાં નથી કે તું પૈસા આપણા કોને બોલી શકતો નથી પરંતુ જ્યારે પહેલું શરૂ કર્યું ત્યારે હું મારી નોકરીમાંથી નિવૃત્ત થયો ત્યારે મને લાગ્યો કે કંઈ સમાજનું કંઈક મારી ઉપર ઋણ હોય એ કંઈ એકદમ તો હું વાળી નહીં શકું પણ એક વર્ષ જે કંઈ હું સમજું છું અગર વાંચીને મને હવે સમય છે ચોવીસ કલાક મને કોઈ બંધન નથી કર્યું આ કરવાનું રહી શું છે નહીં આજે તો આ શ્રી તમે માનું કે એકાદ વર્ષ આપણે ના જે કંઈ હું સમજુ છું તે આપણે આપવા માંડીએ તેમણે મારા પુસ્તકને બોલાવીને કહ્યું કે એક વર્ષ મહેન્દ્ર એ ખોટ આવે તો ખોટ ભગવાનના નામે લખીને આપજો પણ એક વર્ષ મારી ઈચ્છા છે એને ચલાવવાની તે વખતે કોઈ લેખક પણ મારી પાસે નહોતો કોઈ ગ્રાહકે નહોતો એનો માલિક પૈસા કશું મળ્યો નહીં પણ એક નિર્ણય કરી નાખ્યો ઈશ્વરના નામ લઈને ધીમે ધીમે લેખકો પણ પેદા થયા મારા જે મિત્રો હતા તેને જ મેં મોકલ્યા તેના શરૂઆતમાં મોકલવું કોને અને એમ કરતા કરતા પહેલે વર્ષે સાતસો ગ્રાહકો એના હતા પણ ચાર વર્ષ ચાલ્યું ને કેટલાક એવા પણ મિત્રો મળ્યા કે મોદી ચાલે ત્યાં સુધી વર્ષે દાડે હું તમને એક હજાર હજાર રૂપિયા આપીશ એવા કેટલાક મિત્રો પણ મળ્યા મને એટલે ચાલે છે કારણ કે કોઈ મને સ્વાર્થ નથી આમાં હું જયારે શાંતિથી વિચાર કરું છું મારી જાતને પૂછું છું ત્યારે કે એવું કે એવું કે કઈ કાર્ય કર્યું છે કે જેમાં તને બિલકુલ સ્વાર્થ જ નથી ત્યારે એક મોદી નીકળે છે જે બોધી એ રીતે ચાલે છે કે મને સહેજ પણ એનો સ્વાર્થ નથી એમ અંદર સ્વાર્થ નથી કરશો સ્વાર્થ ના માણસ ખસતો નથી મિત્રો એક એક કાર્યની અંદર સ્વાર્થથી બંધેલું કાર્ય હોય છે આપનું ગમે છે તો આપણી પાસે હું આ એક પ્રસ્તાવ મૂકું છું કે મારી જે ઈચ્છા છે એ તો ખરી તો શુદ્ધાત્માની ઈચ્છા છે કારણ કે હું તો બોલું છું એક નિમિત્ત તરીકે તો એટલે ફાયદો શું થશે એ હમણાં એક ભાઈએ પૂછ્યું કે દાદાને કે પાંચ આજ્ઞાઓ આપે આપી જ્ઞાન થયા પછી એ મારે સમજવી છે એટલે દાદા મુંબઈ જવાના છે એટલે એ બધો સમય શાંતિથી સમજાવવો પડે પરંતુ આ જ્યારે આપણું સામયિક નીકળશે જ્યારે સેકેન્ડલી મંથલી ત્યારે એમની વાણી તમને જાણવાની મળશે વર્ષોથી જે ચાલે છે તે એની અંદર બે પ્રવાહો આવશે એક પ્રવાહ એવું કંઈક વિચાર્યું છે એનું સ્વરૂપ કેવું બંધાશે એનું રચના કેવી થશે એનું કલેવર કેવું થશે તો હું આજે કંઈ કહી શકું નથી પરંતુ એની અંદર એક આધુનિક એટલે હમણાં જાન્યુઆરીમાંથી જે બોલેલી વાણી છે એનો એક સ્ત્રોત એક એનો પ્રવાહ ચાલશે એમાં અને આઠમો વર્ષ પહેલા જ્યારે દાદાનું લખવાનું શરૂ કર્યું નટુભાઈએ ત્યારથી જે વાણી નીકળી એનો પ્રવાહ એક બીજો ચાલશે એટલે <coughs> આપણી પાસે મહાત્માઓને એક પરિશીલન કરવાનું સાધના કરવાનું અધ્યયન કરવાનું અભ્યાસ કરવાનું એક સાધન મળશે આપણને આપણી ગીતા કહેવાય હવે આપણે હું એમ માનું છું કે દરેક સમજાય છે કે આપણે જે આ સંસારમાં આવ્યા છે એ સંસારને તરવાને માટે આપણે એક એવી વ્યક્તિને પાસે આવી પડ્યા છે કરતા કરતા જેનું માર્ગદર્શન જે માર્ગદર્શન મળે છે એવું માર્ગદર્શન બીજી છે તને મળશે કે કેમ એ પણ શંકા છે જે કંઈ થોડો ઘણો અનુભવ છે મને એ ઉપરથી હું તમને કહું છું કે એમની પાસે જે દર્શન છે તે અખંડ છે કોમ્પ્રિહેન્સિવ છે એ આંશિક નથી એક આમ એક ટુકડો નથી બીજા લોકોની પાસે મહાન પુરુષોની પાસે આપણે સાંભળીએ છીએ તો ટુકડો હોય છે એમની પાસે એક એક વસ્તુનું સર્વગ્રાહી દર્શન છે વિશ્વની રચનાથી માંડીને મનુષ્યની રચના જગતની જે બધું નાટ્ય ભજવાય છે તે એની અંદર મનુષ્ય ઉભો છે અને એ બધાની અંદર એક પાત્ર તરીકે મારે કેવી રીતે ભાગ ભજવવાનો એની અંદર શરૂઆતમાં જે સંકિત થતું હોય શ્રદ્ધા એટલે તમને દર્શન થાય એમાંથી જ્ઞાન થાય એમાંથી ચારિત્ર થાય અને હું એમ માનું છું કે આવો સરળ રસ્તો સાદી ભાષામાં ભાગ્યેશ્વર સમજાવે છે એવું મારું નમ્ર મંતવ્ય છે તો હું આપની પાસે હવે સમય નથી લેતો પરંતુ આવતા મહિનાથી એને શરૂ કરવું છે અને દરેક મહાત્માની પાસે દર મહિને દાદાની વાણી પચી જાય એમાં બીજું કશું હવે આવે નહીં દાદાની વાણી સિવાય જે વિવિધતા છે તે થઈ જશે તો એ જે કાર્ય હવે શરૂ થશે એ આપણા બધાનું કાર્ય છે મારા એકવાર નથી તેમ હું માનું છું અને આ કાર્ય પણ બીજું તો કંઈ મદદ કરવાની છે નહીં મદદ એટલે કરવાની છે પંદર રૂપિયા લવાની મળશે માસિક પંદર રૂપિયા શું અરે વાર્ષિક સોરી માસિક થી પણ વાર્ષિક પંદર રૂપિયા એનું લવાજમ રહેશે અને પંદર રૂપિયાની અંદર એ બધા મેગેઝિન્સ જો આખા વર્ષના તમે એકઠા કરો તો મારી એવી પણ ઈચ્છા છે કે ક્રમબદ્ધ ચાલશે એટલે પહેલું પાન બીજું પાન ત્રીજું પાન બત્રીસ પાનનું આવે પછી તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ એવી રીતે લેવાની ઈચ્છા છે કે તમે બંધાવો તો તમારી પાસે પુસ્તક થાય અને જ્યારે તમારે રેફરન્સ બુક જ્યારે કંઈ સુતા હોય ગમે ત્યારે તમે સવારે બપોરે રાત્રે અને વાંચો તો દાદા તમારી પાસે હાજર થઈ જાય હવે તો વધારે તો કઈ કહેતો નથી એ હાજર જ છે પણ હું માનું છું કે આ બહુ ઉપયોગી વસ્તુ છે અને મને જ્યારે આ વિચાર આવ્યો ત્યારે મને એમ લાગેલું કે જીવનમાં જે કંઈ કાર્ય મારે સારા ખોટા થયા હશે એ ખબર નથી પરંતુ આ કાર્ય થાય તો મને લાગે છે મને એમ લાગેલું કે હું એક સારામાં સારું કાર્ય કરીને આ જીવનનું સારામાં સારું કાર્ય મારાથી થશે કારણ કે એક સંતની આવી વાણી મૂકી શકાય બધી વસ્તુઓ એની અંદર તો એક છકાને કોઈ પણ માણસને માટે સમજવું હોય કે દાદા કોણ છે કે તે છે જો કે બે પુસ્તકો છે આપવાની પણ આ એક સરળ કર્મબદ્ધ આવે શું વધારે તો હું કહેતો નથી બીજું હું કંઈ બોલી શકે એમ નથી હું માનું છું તમે બધા સ્થાનમાં સમજી જાઓ છો આટલો આપણી પાસે મૂકીને હવે આશીર્વાદ પાડ્યા નહીં દરેક જાતના રોગનું ઔષધ લખેલું પાણીમાં નીકળેલું જ હોય કેવી રીતે ભોગવે તેની ભૂલ લખી છે મેં કે ભોગવે એની નો શું અર્થ કે એક માણસ રાઈટ સાઈડમાં ચાલ્યા કરે છે અને સ્કૂટર વાળો રોંગ સાઈડ માં ભાગી નાખે છે લોકો લોકોને એમ લાગે છે કે આ સ્કૂટર વાળા ભૂલ કરી પણ ખરી રીતે કુદરતનો કાયદો શું છે ભોગવે છે તેની ભૂલ છે શું કે છે આ જગતનો કાયદો શું કે છે કે સ્કૂટર વાળા ભૂલ છે અને કુદરતનો કાયદો શું કે છે ભોગવે છે તેની ભૂલ છે જો તમારે ભૂલ ખોલવી હોય તો કોણ ભોગવે છે એ તપાસ કરી દેવી શું કહ્યું ભૂલ ભોગવી હોય તો કોણ ભોગવે છે તપાસ કરી દે સમજ પડે ફોજદારી કરી કોઈ પણ ભોગવે છે કોણ એટલું જોઈ લેવાનું સમજ પડે ને એક બાપ હતો તે મને કહે છે કે દાદા મારો છોકરો બહુ જ સારો દારૂડિયો છે નલાયક થઈ ગયો છે અનફિટ થઈ ગયેલો છે મેં પેપરમાં છપાયેલું તો છે બહાર જતો રહેતો નથી ઘેર આવીને તોફાન કરે છે પછી એના બાપને મેં પૂછ્યું તમને રાતે ઊંઘ આવે છે સુઈ જાય છે ત્યાં કે ભૂલ ને તમારી ભૂલ તમારી ભૂલ છે આ તમે ભોગવો છો આ તમારી ભૂલ છે તમે નિરંતર સુઈ છે ભૂલ ભૂલ ભૂલ ધરી નહીં ભૂલ લોકોની આ જગતના નિયમ એવો છે કે આંખે દેખાય છે તેને ભૂલ દેખાય છે અને કુદરતનો નિયમ એવો છે કે ભૂલ કોને ભોગવે છે તેની ભૂલ છે હવે આ એક એક વાક્ય શબ્દ મુંબઈમાં ઘેર ઘેર ઘેર કેટલેક ઘેર તો રસોડામાં જ લખેલું રાખ્યું મોટલા નથી ભોગવે તેની ભૂલ દાદા ભગવાન હવે શા માટે કે કપ ફૂટી ગયા કે તરત જેને ઉપાધિ થઈ તરત ખબર પડી જાય કે મારી ભૂલ થઈ આ નહીં એટલે આ બધા જેમ આવા શબ્દો નીકળે ને તો આવું બોધીમાં કંઈક નીકળે તો બધાનું કામ થઈ જાય એવા કેટલાક શબ્દો કાયમની કાયમની ભૂલ મટી જાય એક એક ચાવીઓ ભરી ગઈ આ જગતની ચાવીઓ મળી ગઈ પછી જગતમાં તમે નિર્લેપ રહી શકો છો જગત અત્યારે ધૂંધવાયેલું છે બિલકુલ આખું આ જ્ઞાને ધૂંધવાયેલું છે જગત ધૂંધવાયેલું છે એટલે માણસો બિલકુલ સફોકેશનમાં રહ્યા છે બહુ મુશ્કેલ માટે આવું રણછોડના હાથે જો થાય તો બહુ ઉત્તમ વસ્તુ છે એમ થાય ને લોકોને બહારના લોકોને બધાને કઈ આ જ્ઞાન મળવાનું નથી પણ જ્ઞાન ના મળ્યું હોય તેને હેલ્પ કરી શકે એને પોતાને સમજાય એવું છે ભોગવ્યાની ભૂલ એ જ્યારે વિચાર વિચારધારે સમજાય તો ખરું સમજાય કે ના સમજાય શબ્દ દીક્ષા શીખવાડે છે કે કોણ ભોગવી રહ્યું છે કુદરત નો કાયદો શું કે છે ભોગવે તેની ભૂલ જગત નો કાયદો શું કે છે જે જે ભૂલ કરે છે તેને ભૂલવાનો કહે અત્યારે ગધું કાપે ગધું કાપ્યું બે હજાર તમારે ગયા એટલે રોગ શું કે અરે પેલો નલાયક માણસે ખોટું કર્યું આમ કર્યું તારે હું કુદરત નો કાયદો શું કે છે કે ભાઈ પ્રભુદાસ અત્યારે ઉપાધિમાં ચિંતામાં છે એ તો લઈ ગયો તારે જલેબી ખાતો હશે એ તો અત્યારે આનંદમાં છે જયારે પકડાશે ત્યારે એની ભૂલ એ ભોગવશે ત્યારે એ ભૂલ પણ અત્યારે તમે ભોગવી રહ્યા પહેલાનો હિસાબ છે ને ચુક્ત થયો એવું આ જગત છે એટલે સમજવાની જરૂર છે સંશોધની કલમથી માણસ સારી રીતે સમજી શકે એમ છે હવે જો એમનો લાભ ભલે ત્યાં સુધી પબ્લિક ને ત્યાં સુધી બહુ ઉત્તમ વસ્તુ છે કલમ કલમ બહુ સારી ને શું બીજું કઈ કહેવા જેવું છે કોણ બાકી મને તો ભાષણ ભાષણ કરતા આવડતું નથી ભાઈ આપણે તો આવે એવું દૂર ના આપણે તો જ્ઞાન છે એટલું જ આવે એવું કશું આવડે નહીં હતી કશું ના આવડી તેથી તો આવડ્યું શીખવાય ગયો કે આપણે આ એક્સપર્ટ ના અને પાછો શાસ્ત્રો શું કહે તું આખી દુનિયાનો ઉપરી છું એવું કે છે આપણે અને ઉપરી પાડાનો અનુભવ તો નહીં થતો પણ અંડર હેન્ડનો પહાડ વગરનો અનુભવ થાય કઈ જશે ઉપરી પડાનો અનુભવ તો કદાચ થયો નથી પણ અંદર હેન્ડ નો પોલીસ થયો છે કે બે કિધર ગયા હતા ને એમ તો કરે અને હવે તો ચડકાવે ને તો તમારે એમ કેવું નિરંતર તારી કઈ ભૂલ છે તેથી ચડકાવે મને તો કોઈ ચડકાવે નહીં ને નિરંતર ની ભૂલ થાય તમારી ભૂલ થાય એટલે હવે કોઈ ચડકાવે તો કેવું કે નિરંતર તારી ભૂલ હશે તેથી ચડકાવે ભોગવ્યાની ભૂલ તમને સમજમાં આવી ગયું છે બધું કમ્પ્લીટ આવી ગયું નિરંજન તો શું કે છે મને તો આ જીવ તો કૂતરો લાગતો આ નિરંજન નો ક્રોધ અપમાન કરે તો ખેદાન બધા સમાન કરી ક્રોધ હતો એ ક્રોધ મારો કે સંપૂર્ણ ગયો એ ત્રણ વાર મને ક્રોધ ઉત્પન્ન થતો જ નથી કે આવડો મોટો ક્રોધ ગયો હવે એમને ક્રોધ ગયો ક્રોધ બોળો છે ઘોડો પેલો ના થાય ક્રોધ થયો એટલે પેલું બીજું બધું ક્રોધ એ તો બોમ્બાર્ડિંગ છે શું છે કે દારૂગોળો છે દારૂગોળો તો હોય ત્યાંથી લશ્કર લડે રોધ ગયો એટલે લશ્કર પછી લડે ચૂપ ના ભાગી જવાનું ત્યાં વ્યાસ ફર્યા બધા ભાગી જવાના દારૂગોળો છે ઘણી બાબતે કશી આવડતી નથી આ નથી આવડતું સ્કૂલમાં નતું આવડતું આ એટલું આવડતું એટલું ઉપરી ના જોઈએ એ પણ લાગે માથે ઉપરી ના જોઈએ ખાવા પીવાનો છે અગર નહીં પણ માથે ઉપરી ના જોઈએ ગમે તે ખાવા પીવાનો આ દેહ છે દેહ ધર્યા છે દેહ એનું એડજસ્ટમેન્ટ લઈને જ આવ્યો હોય સમજ ને કઈ આમ કરીએ તો દાઢી થાય તો પ્લેયર હોય બધું સાધન હોય ને હા તો આમ કે ગાડી થાય એ તો એમ લઈને આવ્યા હોય બધું કેટલાક તો રોજ રોજ ધારામાં બે વખત ગાડી કરે મોક્ષ તો સારું કરતા છે કંટાળો કઈ વસ્તુ કંટાળો કાઢવા માટે આ કરવાનું છે તેને બદલે સ્ટોક માં કઈ રીતના આ કંટાળો આવે એ દારૂ થઈ ગયું એટલા માટે આ દાડી કરવાની ત્રણસો આઠમાં થઈ ગયા બે વખત અને મુંબઈમાં તો બે ચાર બે ચાર છોડી તો સંડાસમાં બેઠા બેઠા અજામત કરશે સંડાસ એ થાય ને અજામણ ટાઈમ બોલો આવો પ્લેગ ઉત્પન્ન થયો છે આ કઈ જાતની હવે એવા એવા એવા સાહેબ ની વાત મેં હવે દીધી સાહેબ ને ગયો તે કરો તારના વાયગુણ નું શીખ નાખું આ સંદાસમાં છે તમારી પણ ઘી લઈને બસ છે જેવો ખોરાક હોય ને એટલે એવું જ સંદાસ હોય શું કહ્યું આહાર પ્રમાણની હાર ત્યાંથી પાંચ હજાર આવતા બારું પેલું બારું બોલ્યું એટલે એને નેસેસિટી જ નથી નેસેસિટી એની ઘરે આયાત કરશે જેનું નેસેસિટી ના નથી એવું ના બોલવું અને છે એવું ના બોલવું આપણે શા માટે ભીખ માગીએ કુદરત પાસે એમાં લક્ષ્મી આ કુદરત પાસે કુદરતના માલિક આપણે આપણું માલિક કુદરત બધું જ તમારા માટે કુદરત તૈયાર રાખી દરેક ચીજ તૈયાર રાખી તમને ભોગવતા નથી આવડતું એનું શું થાય છે કુદરત ના તમે ગેસ્ટ છો અને ગેસ્ટ પણ તમને રહેતા ના આવ્યું ગમે ત્યાં જાય તો શ્વાસ ભરી રહે છોડીઓ છે તો છોડીઓના માટે છોકરા એક છોડીઓ બાપ મને કે છે દાદા ચોઈ ગમી થઈ પછી મારે પી દેતા શું કરીશ માથું ફોડીશ ના બીજો શું ઉપાય કરીશ માથું ફોડીશ દાદા પણ ઉપાધિ થાય નહીં ઉપાધિ કરવાથી કામ થાય છે કારણ શું કરું તમે ચોરી અને છોડી છે એટલે આ છોડી પાડવાની જે નક્કી એની છોડીની ઈચ્છા છે મારા પાણી તો કુદરતને ઘેર નિયમ એવો છે ચોરી પછી એનો છોકરો પછી ઘેર જન્મી તૈયાર થઈ ગયેલો છે આ તમને જડતો નથી એટલું જ છે પાંચ એનો કાળ પાક્યો બે જોઈન્ટ છે શું કર્યું કારણ કે એવું એવું મૂકી દેવાનું તમે મૂકને મારા નામ પર પહોંચ્યો તને તારી રીતે ના અંદર દાદા કરે એ કરું ભૂત મારા ઉપર મુકાય ના મુકાય મારા ઉપર દાદા કરે ખરું એમ મુકાય ના મુકાય એવું છે મતે મથવામાં જતા હોય મથું આમ થતો હોય તેમ થતો હોય તો આપણી રિસ્પોન્સિબિલિટી છે એનો જે નારી છે ને એની જ રિસ્પોન્સિબિલિટી એટલે નારી નારી ને આપણે આપણે બધું હાય હોય જોઈએ ને તેથી નાના બધા તેથી ડૂબી જાય છે માણસો બધા એ કર્યું જય નમો મિત્ર ઉપાધિ વાળું સંસાર છે નહીં ઉપાધિ તો આમાં જોઈને ઉભી કરે છે શું થાય છે આપણે નિરાતે જે બંગલા પર રહેતા હોય એ બંગલામાં આપણો બંગલો મોટો ગણાતો હોય ત્યાર પછી એક આપણા બહુ જ મોટો બંગલો બાંધ્યો ત્યાર પછી એ જોવા જઈએ એટલે આપણો બંગલો નાનો લાગે લાગે ના લાગે એનું નામ તું શું કહે પારકું જોવું પારકું જોવું એનું નામ શું પારકું છે ને માટે જોવાનું આવું અમારી કોલમાં જૂની જમાત વાળા ઘરમાં રહું છું મને એવો વિચાર આવે છે કે આ જગ્યાએ જવું એ વિચારે નથી આ જે હોય તો મને નથી ગમતું આ ઉપાધિ ઓછી ને હું જો વાળવાનો ઓછો કોઈ ના હોય દહીં ના આવ્યું એટલે શું કરવું એટલે ઓછી ઉપાધિ સારી ઉપાધિ ના જોઈએ ઉપાધિ આખો દાડો ઉપાધિ ઉપાધિ ઉપાધિ પોતે પોતાનામાં ભગવાન રહેલા છે માલિક નહીં રહું તું પોતે ભગવાન જ છું જ્યાં સુધી દેશ નો માલિક છું આ પ્લોટ મારો આ પ્લોટ મારો આ બંગલો મારો આ મારું ત્યાં સુધી તું એ ભાઈ સારું કરીને છોડી દેવાનું કશું નથી જે હોય તે ભલે હોય એનું મમતા હવે આ ઘર મારું કરી અને ઘર જો ઘર કરી સ્ત્રીની પેટ ચાલી રખાય આખી રાત હા એ તો ઘર એટલે ઘર તો મકાન એટલે મકાન એને તો જોજો કરે કરવા બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે મકાન શું કે છે બંગલો શું કે છે મંગળ કે એ શેઠ તો તું જતો હું જતો રહીશ માટે તું મારી જોડે બહુ પરિચય બાંધી નહીં કે છે જતો રહીશ કે છે કે તમારે દેવું થઈ જશે તો હું જતો રહીશ હું જતો રહીશ તારો તો કાળ પૂરો થશે અત્યારે હાજર થયો છું પરિચય બહુ પરિચય પાડવાનો પરિચય પરમાનન્ટ કે નિર્ભય રાખે પિતા રાખે નિર્લેપ રાખે તો ભો લાગે નહીં ભડકાણ લાગે નહીં ધંધા તો એમ પટેલ ના ચાલે છે મારે લેવા દેવા નથી એ પટેલ મારા પાડોશી છે એટલે પાડોશી ધર્મ કરે બધા પર ડૂબે તો એ મારે તરત મારે તરત એનો લાભ લેવો નથી અને ડૂબે તેનું લડવું નથી आपरे सु लेवा लेवा પોતાનું સ્વરૂપ સમજી લેવું જોઈએ કે હું કોણ છું એ તો સમજી લીધું હું કોણ કે એ તો સમજી લેવું પડ્યું હે કે સમજી કેલા પછી આ બાર ઠીકડે કોણ વધે લે રાજા તો દેખ છોકરો ઉઠાઈ ગલા કે ચોરોની પાસે પડ્યો બાળકની પાસે. તે હા કર નો હતો તે મોટી ઉંમર નો થયો જય સચિદાનંદ ચિંતા તમે વિધિ કરજો आप बताइए अगर आप ऐसे भ्रांति से मान लेता है कि मैं ही करता हूँ ऐसी बड़ी भूल है वो भूल तो बांध लेंगे नहीं बांधने वो भूल तो तोड़ना ही पड़ेगा ना और आंखों दिन ये भूल से क्या फायदा मिलता है क्रोध मान माया लोग का निर्भरता बढ़ जाती है उसकी तो शरीर पर असर हो जाती है लोग की असर शरीर पर होती है मान की क्रोध की असर नहीं होती इफेक्ट और इससे सब इफेक्ट कुदरत ने हंड्रेड हंड्रेड ईयर्स दिया है नॉर्मल हंड्रेड ईयर्स दिया है सबको कुदरत ने हंड्रेड ईयर्स तो इसकी खराबी कर देता है और जिनके जी, तो जीवन चलाते चलाने को जानता है और मन में क्या मानता है इन्हें जानता है खोटी बिलीफ है और अक्षर हरी हरी हरी और खुद खुद भगवान है सब उसकी थोड़ी देर को तो समझ होना चाहिए नहीं होना चाहिए आपको क्या लगता है आप बड़ा भागशाली है कि आपका लड़का खुद की समझ मेरी पास से ले गए बड़ा भागशाली सब लड़का और इतना तैयार हो गया है कि आपको मालूम नहीं हो जाएगा मेरे को सब मालूम था गया इनकी सब कमजोरी थी सब निकालता है क्रोध मान माया रोकी सब कमजोरी निकाल और और व्यवहार में बड़ा हो जाएगा और वो वो ज्ञान भी वो ज्ञान भी मुक्ति में भी रह जाएगा व्यवहार में बड़ा हो जाएगा वो अक्रम विज्ञान है वो व्यवहार को बंद नहीं करता है वो त्याग नहीं कराता है आप समझना है वो त्याग नहीं कराता है शादी करो आपका एक लड़का है जिसका नाम कन्हैया उसको एक दिन पूछा था मैं कि तुम शादी के लिए कोई घर में मतभेद नहीं करता है क्या करता हूँ मैं ना बोलता हूँ मैं तो मैं मेरी पसंदी सही करेगा फिर मैं एक दिन बताया कि ऐसी बात है समझ गया तो अभी बोलता है कि फादर को बोल दिया कि जिधर जैसी भी, लाओ बोलता है ठीक वो तो समझ गया है मेरे मेरे पास विज्ञान समझ गया है तो विज्ञान जानने का है आपने वो बुद्धि है जो बुद्धि मानस की है वो क्या बताती है नफा और नुकसान दो बताती है दूसरी कोई चीज बताती है समझ में आया मैं क्या बोलता हूँ जो बुद्धि है हाँ, वो क्या बताती है अपने ગાડીમાં ગાડીમાં અંદર દાખલ થયા તો કિધર જગા है किधर नहीं नफा नुकसान नुकसान कोई धंधा और मेरे को बुद्धि है ही नहीं बिल्कुल तो मेरे को नफा नुकसान लगता ही नहीं અંતરથી મને બુદ્ધિ જ નથી નથી નફો નુકસાન મને કેમ લાગે ये अच्छा है बुरा है अच्छा हमको लगता नहीं हम जो ममानीपुर में रहता है ना और कितने बड़े बड़े लोग भी आता है व्यवहार में बड़े जो जिसको बोला जाता है वो बंगला वाला जो सब है वो आता है पहला तो ममान की पुल का मकान की कीमत बहुत थी अभी तो इसकी कीमत है नहीं और रस्तिक लोग के लिए बोलता है क्या बोलता है तो बाहर बंगला वाला क्या बोलता है रस्तिक रस्तिक क्या बोलता है किसको बोलता है तो हमारे यहाँ आता है तो इसको कुछ दादा के ना कुछ नहीं तुम तुम्हारी दृष्टि से काय को देखता है तुमको खराबी लगता है मेरे नहीं लगती कभी और तुम्हारा बंगला कभी मेरे को अच्छा लगा नहीं जो बंगला इधर से छोड़ने का है इसकी अच्छी बुरे क्या देखने की नहीं छोड़ने का है वो तो बंगला छोड़ने का है वो बंगला में से नहीं निकल जाएगी इसकी बुरे क्या देखनी आपकी समझ में आया ना वो टेम्पररी रिलीफ चाहिए कि परमानेंट परमानेंट चाहिए नहीं इसमें सब परमानेंट वाला और टेम्पररी की आप अब बड़ा ब्रेन वाला आदमी है आप भूमिका भी बड़ा है लड़का सब मेरे पास आ गया सब तो कितना लड़के का मदर भी आ गया मदर भी आ गया लड़के का मदर आया और हाँ, बम्बई तो बम्बई जो तो रहता है नहीं हाँ, वो भी आगे तो कॉलेज में पढ़ता भी है और कभी सर्विस भी करता है और कभी हर रोज हमारे यहाँ आता है हमारा सत्संग को हर रोज आता ना हमारी गाड़ी में पीछे आता है हाँ, हमको लिखता है तो कितना आप बड़ा भाग्यशाली आदमी जैसा लड़का कितना बहुत अच्छा लड़का तो आप ये लड़का जो ऐसा है तो आप कैसा बच्चा है बहुत अच्छा अपने डिसीजन तो लेना चाहिए कि आपका नाम क्या मैं बोल गया चंदीराम चंदीराम चंदीराम हाँ चंदीराम चंदीराम तो मैं चंदीराम हूँ कहाँ तक चलेगा उसका विश्वास कितना तक कितना टाइम करेगा मैं चंदीराम हूँ इसका विश्वास कितना टाइम करेगा उसकी तरह से करना चाहिए कि अपने खरे खरे कौन है उसकी रियलाइज ही करना चाहिए करना ही चाहिए मैं चंदी रहा भरोसा क्या इसका नाम का क्या भरोसा और देख का क्या भरोसा अपने खुद कौन है इसकी चला सके ना हम तीन दफे बम्बई से आवे तो फिर आप बात बोल लेना और इसकी तलाश करके आपको देंगे हाथ में और ये ले जाना फिर फिर इधर नहीं आओ तो भी चलेगा तो हाँ तो और धंधा इससे अच्छा चलेगा वो अभी तो धंधा खराबी होता है कौन खराबी करता है बुद्धि धंधा अच्छा कराती है तो इगोजम इसको तोड़ता है इगोजम नुकसान नहीं करता है हमेशा हमारा धंधा कोई ज्यादा कभी नुकसान नहीं होता नहीं कभी इगोजम नहीं आपको ख्याल है कि इगोजम नुकसान करता है ऐसा कोई अनुभव में आवेला तो हर घड़ी में यही अनुभव है हर घड़ी ये अनुभव है कि इगोइज्म नुकसान करता है हाँ, तो इसके लिए हम इगोइज्म निकाल देता है कि नुकसान करने वाला चले गया अपनी अपनी जो नबई नबई तुम्हारा हम क्या वीकनेस वीकनेस वीकनेस तो वो भी चली जाती है सर इगोइज्म गया इगोइज्म सर वीकनेस ले गया सर वीकनेस इगोइज्म के लिए कोई इगोइज चले गया वीकनेस चली गई फिर आप तो ऐसे ही रहेगा चंदेराम भी नाम भी रहेगा पर तो चंदेराम क्या है तुम क्या है ऐसी मालूम हो जाएगा आपको तो मालूम हो जाए फिर ऐसे चलता है बहुत अच्छी तरह से चलता है और फिर लड़के की शादी करो सब कुछ करो ये ये मुख में जाने का रास्ता है मगर ऐसा नहीं है कि घर में शादी नहीं कराने का ऐसा नहीं अच्छा कपड़ा पहन के ताए बाय पहन के शादी करने का टाई बाय लगे के शादी करनी कोई हरकत नहीं हाँ, वो तो है इसमें कोई रोक नहीं ठीक है चंद्रम બરાબર છે એમાં કઈ રોક ટોક નથી क्योंकि साइ- वो वैज्ञानिक रीत है वो जो अक्रम है ना साहब, बिल्कुल वैज्ञानिक रीत है साइंटिफिक और जो बाहर जो धर्म चलता है ना वो रिलेटिव है वो खोटा तो नहीं है मगर रियल फल फल देने वाला नहीं है वो आस्ते आस्ते धीमे ग्रेजुअली जाता है कमजोरी आप नुकसान करता है कभी आपको मालूम अनुभव एक्सपीरियंस होता है हाँ और कौन सा लड़का में अभी इगोजन ज्यादा रखता है आप जानते हो ये तो आप अच्छी तरह से जानते हैं अब हाँ, मैं तो जानता हूँ आपको क्या मेरे को तो एक शब्द भी बोलना नहीं पड़ता कभी क्योंकि मेरे मेरी आज्ञा में रहता है एक दफे राम को बोलना पड़ा है एक महीने एक मही- दो एक महीना पहला आपकी आशीर्वाद होगी तो ये एकदम सबसे निकल जाएगा वो निकल ही रहा है फिर से उसमें धीमे धीमे निकलेगा ग्रेजुअली એમ કે છે કે આપના આશીર્વાદ થી બધો ઇગોઇઝમ નીકળી જશે ને અત્યારે નીકળી રહ્યો છે हाँ કે निकल रहे हो। और राम उदासीन रहता था अभी दो महीना पहले तो मैं एक दिन देखा है तो कितने टाइम से मैं तुमको उदासीन देखता है क्यों उदासीनता हो गया है नहीं पास परमानंद है कि उदासीन कैसा है तो इसकी वो निर्भरता कैसी हो गई उदासीनता की कि उसका अपना ऐसा दादा ऐसा बोलता है और हमको ऐसा होता है हो गया ना ऐसे डिप्रेशन हो गया हमने निकाल दिया कि डिप्रेशन मत करो देखो क्या होता है देखो खाली निकल गया कुछ तो होना चाहिए और कितना अच्छा लगेगा दो को शादी कर दिया चलेगा हाँ, क्या करो ब्लैक लड़की लाएगा तो तुम क्या करेगा हम शादी कर लेंगे फादर फादर को पूछ तुमने काम दिया फिर भी हम देख के फिर उसको दिखाएंगे તો પણ કે છે હું જોઈને પછી એમને એને દેખાડીશ ખરો કે છે नहीं ये बात सच्ची है बात बताओ कि नहीं बताओ तो अभी वो खुद नहीं बोलेगा और फिर हम यही सोचेंगे वो खुद नहीं बोला आपको जो पसंद आएगा ना वो शादी कर लेंगे मगर जो कुदरत ने उसको लिखा होगा वही होगा हमको वो पसंद आएगा उसको वही पसंद होगा પણ કુદરત ને જે પસંદ આવશે તે જ થશે ને મને જે પસંદ આવશે એ જ એને પસંદ આવશે ग्रेजुएट छोकरी थी बहुत अच्छी थी और ब्यूटीफुल थी मगर उसके जो नहीं था तो नहीं हुआ बराबर तो हम लोग ने ऐसा कोई कारण बोल दिया कि नहीं पीछे हम बताएंगे अब दूसरा आया है तो वो वो भी ग्रेजुएट है अच्छी लड़की हाँ। है जो होगा तो हो जाएगा मगर हम तो ये सोचते हैं कि जो कुदरत ने बनाया वही होगा तो टाइम सही हाँ? है आज हमारे बम्बे जाने का दस निर्भरता नहीं कोई दूसरी निर्भरता नहीं वही निर्भरता है उसको दूसरी कोई निर्भरता है कोई इतनी निर्भरता है क्या नहीं काय के लिए हमारे पास तैयार है हमको भी जरूर नहीं मेरा मेरा करार में तो, तो छूट गया है उनका करार मेरी है उनका एग्रीमेंट हमारा पूरा करना पड़ता वो नहीं छोड़ता है। ये नहीं ऐसा हो गया है मेरा मेरी हालत ऐसी भी ऐसी ऐसी हो गई उनका एग्रीमेंट पूरा नहीं किया तो सब वो वीकनेस तो सब निकालनी पड़ेगा ठीक है जो शायद चंदेराम આપનું તો શું કે આપ તો ખુદ ભગવાન છો એમ. नहीं वो क्या बात है भगवान है मगर आ- वो भी सब लोग देखता है और सब लोग को मालूम होता है कि आधा आधा उनको भी होता है तो हम भी हम भी बोलते हैं कि वीकनेस है लोगों को दिखाते फिर એ એમ કે છે કે શંકર ભગવાને કેટલું બધું કરતા હતા પણ એમને શું હતું તો આપ તો ભગવાન જ છો આ તો લોકોને દેખવા માટે એમ बुद्धि वाला कुछ बुद्धि में इसको हमें ऐसा जवाब नहीं दे सकता है हमारे नबड़े हो नबड़े बोल सकता है जो है वो है और नहीं है दूसरा अंदर नहीं है कोई बोले कि आपको दूसरी कोई डिफेक्ट हम बोलेगा नहीं ये है कोई भी बोलेगा हाँ और बाहर डिफेक्ट नहीं हो गए और अंदर की डिफेक्ट बहुत खराबी है खुद को मालूम नहीं होता है खुद को मालूम नहीं होता है તમે બોલાવો છો શું થયું તાળો ઉગાડ્યા તાળું વાંચીને જાઓ અહીંથી કે છે શું કે છે તે કૂદી હતું મારા ગજામાં હવે તાળું ઉગાડી આપવાનું મેં વાત કરી છે બીજી ને. તો ગણે ને? બધું. આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ છે બીજું કશું પુસ્તકો પુસ્તકો વાંચવા નહીં જો બહુ શોખ હોય તો કોઈને જો લડી આવજો ખરા મારી આવજો કોઈને તે આ મોક્ષ ને નડતું નથી ચલજો ને બહુ શોખ હોય તો પોણા રમવા બેસજો બહુ શોખ હોય તો શું કહ્યું ના એમ નહીં શોખ હોય તેનો વાંધો નથી પણ શોખ જ વાંચન નો ફક્ત પુસ્તકો ના વાંચો પુસ્તકમાં તમારા મગજ માં જ્ઞાન તંતુઓની નબળાઈ થઈ ગયેલી છે ખલાસ થયેલા છે મગજ તે સાધુઓને ખલાસ થઈ ગયા છે આ લોકોને મગજ ખલાસ થયો છે આ કઈ એમના જેવી કોઈકને જાગૃતિ હોય છે આ ભાઈ શાંતિલાલ જેવી એને ખોટું એમને ખોટું ઠસાવો તો કોઈ પણ માણસ ઠસાઈ નહીં શકે તે જે ખોટું ખોટું એટલે સમજ પડે ને આ ધર્મ સંબંધી ખોટું કોઈ પણ માણસ એમને ઠસાઈ શકે નહીં એટલું લેવલ સારું રહ્યું છે એટલું મગજ બાહુભાઈ સમજ પડે ને એ તો મગજ તે છેતરાય નહીં બીજે તમે બહુ પુસ્તક વાંચ્યા નથી એમ હા જે આમ મનને રૂચ્યું અંદર એ જ એનો જ વાંચ્યું બીજા જેનું તેનું ગમે તેનું નહીં ખાસ કરીને કૃપાળો દેવું એટલે આ બધા અનર્થ ટાઈમ જાય છે સમજ ને ઉપયોગ જ શુદ્ધ રાખવાનો છે આ સંસાર તેઓ ને તેઓ જ ચાલવા દેવાનો કેવું છે ઉપયોગ જ શુદ્ધ પેલો શુભાશુભ ઉપયોગ હતો આમ કંઈક સારું કરી બતાવું આમ કંઈક તપ કરવું જપ કરવું ફલાણું કરવું સ્વાધ્યાય કરવું એ શુભા શુભ ઉપયોગ કહેવાય કેવું ઉપયોગ તો તે દાડે હતો અને અત્યારે શુદ્ધ ઉપયોગ રાખવાનો છે તો શુદ્ધ ઉપયોગ રાખવાનો છે એને ભૂલાય ભૂલાય નહીં એનું નામ જ્ઞાન કહેવાય શું કહ્યું શુદ્ધ ઉપયોગ એ નિષ્પરિણતિ કહેવાય છે શું કહેવાય છે અને શુભાશુભ ઉપયોગ એ પરપરિણતિ કહેવાય શું પરપરિણતિ સંસાર ભટકવાનું અને શુદ્ધ ઉપયોગ થી અહીં અહીં જ મોક્ષ દેહમાં બેઠા નિર્માણ છે શું કે છે કૃપાદેવ શું કે છે છૂટે દેહાધ્યાસ નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું નો હે ધર્મ મર્મ હે ધર્મ થી મોક્ષ છે તું મોક્ષ સ્વરૂપ કેવળ દર્શન જ્ઞાન હતું અવ્યાભાસ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું ઘર વિચાર તો પામ એટલે આપણે અહીં નબળીઓ આપણે થતું હોય તે કેવું હોય મને મને વાંધો નથી કોઈ જાતનું તમે ઊંધું કરી આવ્યો તો મને કહી દેવું કે આવું કરી આવ્યો સાહેબ તો એનો એનું પ્રતિક પણ દેખાડી શું કહ્યું મારે મારો હેતુ શું છે કે તમે બધા મોક્ષ ભણી ચાલો શું કહ્યું નહીં તો મારે ગયા જોણો વખત આવવાનો છે આ પાંચમી પછી ચોથો આરો નથી આવવાનો શું કહ્યું હા છઠ્ઠો આવવાનો છે મારી મહાન છઠ્ઠા તમે એનું વર્ણન તમે પુસ્તકમાં વાંચ્યું છે મેં તો જ્ઞાન થી જોયેલું છે જ્ઞાન થી જોયેલું છે હવે દાદા બધા જ્ઞાનીઓ એક જ મત છે બધા જ્ઞાનીઓનો એક મત છે કે હવે અમારા જ્ઞાન આવ્યા પછી પંદર થી સોળમો ભાવ નથી હવે હું પંદર જ ભાવનું લઈને આવ્યો છું જ ને ખબર નથી આપણને પછી ગમે એટલી માથા કુકડ કરે ચૌદ તો ના થાય ને પછી પછી ચૌદ તો થાય નહીં ને કારણ વ્યવસ્થિત હું લઈને તો આવ્યો છું મને ખબર નથી બે ભાવ કે પંદર ભાવ